મૃત્યુ થાય છે આવું મને કહ્યું છે આવી છે જરૂર આવશે ગોપી મનાવે છે મારો નિયમ છે હું માખણ મિશ્રી અર્પણ ન કરું ત્યાં સુધી પાણી પીતી નથી હું સવારે માખણ તૈયાર રાખીશ સવારે બે મિનિટમાં રાખી આવું વખત આરોગી પછી તમે મથુરા હું તમને વધારે નહીં રહું કોઈ ગોપી મનાવે છે તમારો વિયોગ મને સહન થતો નથી આખો દિવસ હું તમને યાદ કરીને રડી મારો નિયમ છે સાયંકાળે જયારે આપ આવો છો ત્યારે હું આરતી ઉતારું આરતીના સમયે બે મિનિટ મારા ઘરમાં બે મિનિટ મને દર્શન હું દુઃખ દુઃખને ભૂલી હું મારા હાથે તમને તિલક કરું અને હું તમારી આરતી ઉતર પછી તમે મથુરા જાઓ તમને શોધી કૃપા કરો તમે વહેલા આવજો એવમ બ્રુવાણા વિરાતુરા કૃષ્ણ વ્રજસ્ત્રિયા કૃષ્ણ વિષક્ત માનસ વિસૃજ્ય લજ્જા

દર્શન કર્યા જ નથી આ ક્રૂર મારા સાથે થોડી વાતો કરવી છે આ ક્રૂર તું ઉભો રે સોદામાં દોડતા કનૈયો આનંદ મારે વારંવાર નિહાળે લાલાને કહ્યું છે બેટા મારી બહુ ઈચ્છા હતી મારો કનૈયો મારા આંખથી દૂર ન જાય કરીને જે રડે છે એને બહુ શાંતિ બેટા મને એવું લાગે છે મારો હવે રડવાનો શું બધા હું તને યાદ કરીને રડી રડવામાં બહુ શાંતિ છે રડવામાં અતિ સુખ છે માનવ પૈસા માટે રડે સ્ત્રીના માટે રડે છે પુત્રના માટે રડે છે આ માનવ કોઈ દિવસ એકાંતમાં બેસીને ભગવાનના માટે રડે છે જીવ માનવ પેટમાંથી બહાર આવે છે રડતો રડતો જાય બહુ દુઃખી થાય છે આ જીવ સંસાર છોડીને જાય છે જ્યારે રડતો રડતો હાય કરતો જાય આ જીવ એકાંતમાં બેસીને ભગવાન ના માટે રડે છે ત્યારે જ દુઃખનો અંત આવે છે મારો કનૈયો એવો છે એને યાદ કરીને જે રડે ને એને શાંતિ મળે છે માએ લાલાનો હાથ બલરામજીના હાથમાં અને બલરામજી ને સમજાવે છે પરંતુ મોટો છું મારી પાસે બહુ અટ તમે બે ભાઈઓ સાથે એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં બાળક મોટો છું મારા દાદાને હાથ કોઈ કોઈ વખત બહુ હટ કરે કનૈયો જેમ રાજી થાય એવું જ તમારી માં તમને બીજું તો શું કે રોજ અહીંથી હું માખણ મિશ્રી મોકલીશ બેટા સવારે માખણ આવો અહીંથી રોજ માખણ આવશે કૃષ્ણ માં સ્વરૂપ પણ નથી હું સત્ય સંતો એવું વર્ણન કરે છે રથના પાછળ પાછળ જેટલી ગોપીઓ દોડતી આવી હતી એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા છે અને ગોપીના કાનમાં પ્રભુએ કહ્યું છે મારે તારી સાથે જ રહેવું છે મારે તારા ઘરમાં જ રહેવું છે તું મને છુપાવજે કોઈને કહીશ નહીં કે કનૈયો મારા ઘર ગોપાયતિ શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી ગોપી શબ્દનો અર્થ આચાર્યોએ કર્યો છે જે શ્રી કૃષ્ણને હૃદયમાં છુપાવે છે પ્રત્યેક ગોપીને અંતરંગમાં સંયોગ છે બહિરંગમાં વિયોગ અને તે વિયોગ એટલા માટે આપ્યો છે સતત મારું ધ્યાન કરે તો આ જન્મમાં ગોપીઓ મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ કૃતાર્થ થશે અંતરંગમાં તો સંયોગ છે બધાને એવું લાગે છે મારા ઘરમાં જ ગોપી શ્રી કૃષ્ણ વિયોગમાં વ્યાકુળ થઈને શ્રી કૃષ્ણ નું ધ્યાન કીર્તન કરતી તન્મય બને ગોપીને એવું થાય છે મારા ગોદમાં છે કોઈને જમનાજીના કિનારે કનૈયો દેખાય છે કોઈ દાદાની વાસળી સાંભળે છે એકવાર જેને ભગવાન મળ્યા છે એને પ્રભુનો કોઈ દિવસ વિયોગ થતો નથી ગોપીઓ સતત મારું ધ્યાન કરે અને તેથી થોડો વિયોગ આપ્યો છે યશોદા માએ આશીર્વાદ આપ્યા છે શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે રથ નીકળ્યો છે બધા પ્રેમથી એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે કોપીને એવું લાગે છે મારા માટે લક્ષ્મણજી નીચે ઉતર્યા મારી સાથે મારા ઘેર આવ્યા છે મને કહ્યું છે મને છુપાવી રાખ તારા ઘરમાં હું છું કોઈને કહીશ નહીં એ જ ગોપી ગોદી વિશ્વનું માર્ગમાં અનેકને દર્શન થયા સાયંકાળે મથુરા પાસે રથ આવ્યો છે મથુરાના બહાર બગીચામાં નંદ બાબા એ મુક્કામ ક્યાં રથ આવ્યો છે પ્રભુએ કહ્યું કાકા મારા મામા અહીંયા રહ્યા છે મને અહીંયા અક્રુરજીએ બહુ આગ્રહ કર્યો મારું ઘર પવિત્ર કરો મારા ઘેર બધા કે કાકા આજે નહીં મામાની ખબર લીધા પછી હું તમને અક્રુરજી કંસ રાજાને ખબર આપીને ઘેર ગયા લાવા બગીચામાં લાલાની પ્રતીક્ષા કરતા હતા શ્રી કૃષ્ણ બલરામ આવ્યા નંદજી લાલાને ગોદમાં લીધો છે પ્યાર યશોદા માએ લાલાને ભાવે એવી સુંદર સામગ્રી સાથે બાર મિત્રો સાથે ભોજન કરવા માટે આજે માને છોડીને આવ્યા છે તે પહેલો દિવસ છે ભોજનના સમયે યશોદામાનો પ્રેમ યાદ આવી આંખમાંથી આંસુ મુખનો મુખમાં છે હાથનો કોળિયો ભોજન કરી શકતા નંદ બાબા પૂછે છે બેટા તને શું થાય છે બાબા અરે મા મને બહુ યાદ આવે આજે મારી મા ઘરમાં રડતી હશે મારી મા બહુ ભોળી છે મારી માને કોણ સમજાવશે તમને છોડીને હું હશે એ તો સાધારણ સ્મરણ થયું નંદ બાબા સમજ્યા રાત્રે ત્યાં બધા સુઈ ગયા છે પ્રાંત કાલ થયો સ્નાન કર્યું છે બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા કનૈયા મથુરા જોવાની ઈચ્છા છે નંદ બાબા બધાને સમજાવે છે આ મોટું શહેર છે કૌશ રાજાની રાજધાની છે બહુ ભીડ હોય છે ડાબી બાજુથી ચાલવું જોઈએ તમે ગોકુળમાં તો કૃષ્ણ કનૈયા લાલકી જય બોલો છો અહીંયા એવું બોલશો નહીં આ કૌશની રાજધાની તે કૌશ રાજાની જય બોલે છે તમે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો કદાચ કોઈને ખોટું લાગે જાય તોફાન કરવાનું નહીં અંધારું થાય એના પહેલા પાછા ઘરમાં આવી ગયા ભક્ત બાબા એ બધી શિખામણ આપી છે બાલ બાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ બલરામ હવે મથુરામાં પ્રવેશ કરે છે મોટો દરવાજો આવ્યો દ્વારમાં જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો બાળકોની રોજની આદત હતી કનૈયો તો અમને બહુ બહુ આપે છે અમે લાલાને કશું આપતા નથી બધા પ્રેમથી લાલાની જય નંદ બાબાએ કહ્યું હતું પણ બાળકો ભૂલી ગયા દ્વારમાં પ્રભુએ પ્રવેશ કર્યો તે બધા બાળકો કૃષ્ણ કનૈયા દાઉજી મહારાજ શ્રી કૃષ્ણ બધા અને તે જય જયકાર નો શબ્દ માછલીઓના કાને ગયો છે અને તે શબ્દ સાંભળીને સ્ત્રીઓ દોડે જે કામ કરતી હતી તે પડતું મૂકીને દોડે પ્રથમ દર્શનમાં એક નું મન ખેંચી લીધું છે કથા બહુ રાજમાર્ગ થી જાય છે ત્યારે માર્ગમાં કંસનો ધોબી મળ્યો છે આ રામાવતાર નો જીવ છે શ્રી સીતામાની જેને નિંદા કરી શ્રી સીતારામ અતિ સરળ છે દુર્જન સાથે પણ સરળ છે શ્રી કૃષ્ણ સજ્જન સાથે જ સરળ છે પ્રભુ એને સજા કરી નથી રામચંદ્રજી અતિ સરળ છે શ્રી કૃષ્ણએ સજા કરશે નિંદા કરે એને ધોબીના ઘેર જન્મ જેને ધોબીના ઘેર જન્મ લેવાની ઈચ્છા હોય તે રોજ નિંદા કરે અક્કડમાં ચાલે પ્રભુએ કહ્યું છે ધોબી દાદા તમે બહુ કપડા લઈ જાઓ છો થોડાક મને મારા મિત્રોને આપશો બહુ અભિમાની છે હું રાજાનો ધોબી છું કૌશ મહારાજના કપડા છે આ તમારું ગામડું ગોકુળ નથી તમે બધા ગામડિયા લાગો છો રાજાના કપડા માગો છો હું સિપાહીને બોલાવીશ તમને પકડશે આવેશમાં બોલવા લાગ્યો બલરામજીને તે સહન થયું નહીં બલરામજીએ કહ્યું કનૈયા કનૈયા તેને મરણકાળનો સન્નિપાત થયો છે મોટા ભાઈએ જયારે કહ્યું ત્યારે દોડતા ગયા છે એના મુખ ઉપર થપ્પડ મારી છે માથું અલગ ને જળ અલગ છે માલિક નો એક નિયમ છે માનવ જે અંગથી વધારે પાપ કરે એ જ અક્ષરે અનંત કાળમાં અતિ દુઃખ થાય એના મુખ ઉપર ચપ્પડ મારી એના સેવકો બધા ગભરાયા આ છોકરો કેવો જબરો છે અમારા માથું જ કાપી નાખ્યું પોટલા ફેંકીને શ્રી કૃષ્ણ બાલ મિત્રો ને સમજાવે છે આ પોટલા છોડો આ કપડા દો બાળકો થોડા ગભરાયા છે કનૈયા કનૈયા નંદ બાબાએ તોફાન કરવાનું નહીં તને જે ચોરી કરવાની ટેવ પડી છે તે હજુ ચોરી કરવાની ટેવ માર્ગમાં ધોબીને મારી નાખ્યો અને કે કપડા લો તમે કહ્યું કે હું ચોરી કરતો નથી આ બધું મારું છે હું જ માલિક છું કનૈયા તું માલિક છું કે હું જ માલિક પછી તમને ખબર પડશે બાળકોને હિંમત થતી નથી શ્રી કૃષ્ણ પોટલા છોડે છે એક એકને પીતાંબર પહેરવા માટે આપે છે બંડી આપી છે કોટ આપે છે જરીનો દુપટ્ટો ઓળાડે છે આ કનૈયો તો એવો છે જેને જે કોટ આપે ને એ બરાબર એના માપનો જ થઈ જાય છે બાળકોએ કોઈ દિવસ આવા કપડા જોયેલા પણ નહીં કનૈયા તું બહુ આપે મારા ઉપર બહુ પ્રેમ રાખે કનૈયા હું મૂર્ખ છું મારી બુદ્ધિ બહુ મંદ છે હું જ્યાં જઉં ને ત્યાં બધા મારો તિરસ્કાર બહુ કરે મને કશું યાદ જ રહેતું કનૈયા તું બહુ પ્રેમ કરે છે મારામાં કોઈ ગુણ નથી કનૈયા તું કેટલું બધું આપે છે દાદાએ કહ્યું કે હું તારો મિત્ર છું બાળકોને એ જ આનંદ હતો કનૈયો અમારું કનૈયો એ જ અમારું બાળકો બધા રાજી થયા દરજી ભગત નો ઉદ્ધાર કર્યો સુદામા માળીને સદગતિ આપી કંસની દાસી પૂજા ચંદન નો કટોરો લઈને જતી હતી ચંદન માગે છે ચંદન અને વંદન એ ને શીતલ બને ચર્ચા કરી છે પ્રભુએ વિચાર કર્યો એને મને ચંદન આપીને મારા સૌંદર્યમાં એને વધારો કર્યો છે હું એને સુંદરી બનાવું કુબજાને ભૂલાવી એના પગ ઉપર પગ રાખ્યો છે તેના હડપચીને પકડીને બે ત્રણ વાર હલાવી અને જોરથી જ આંચકો માર્યો તેના ત્રણ કુવડ ક્યાં ગયા તે પત્તો લાગ્યો નહીં હાડ બેસાડનાર ઘણા હશે પણ આવો થયો નહીં આવો થવાનો ઉપજા સરળ થઈ બુદ્ધિ ને ત્રણ વાત છે કામ ક્રોધ અને જેની બુદ્ધિ વાકી તેનું મન વાકું જેનું મન વાકું એની આંખ વાકી જેની આંખ વાકી એનું જીવન વાકું બુદ્ધિ શ્રી કૃષ્ણના સન્મુખ આવે તો સરળ થાય છે કંસની સેવામાં જાય તો વાકી થઈ જાય બુદ્ધિના પિતા સદગુરુદેવ છે અને બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ છે સ્ત્રી પિતા પાસે હોય તો સુખી થાય છે સ્ત્રી પતિ સાથે રહે તો સુખી થાય છે જે સ્ત્રી પિતા ને પતિ બેને છોડીને રખડે છે એની બહુ દુર્દશા છે બુદ્ધિના પિતા સદગુરુદેવ છે તમારી બુદ્ધિ પરમાત્મા સાથે ન પરણે ત્યાં સુધી આ બુદ્ધિને કોઈ સંતની સેવામાં રાખે બુદ્ધિ સ્વતંત્ર થઈને ફરે તો એવું પતન છે બુદ્ધિમાં ઘણા દોષ હોય છે માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે બુદ્ધિને કોઈ સંત ની સેવામાં રાખો સંત ની આજ્ઞા અનુસાર યજમાન નું કઈ થશે એવું લાગે યજ્ઞ બરાબર પૂરો થાય તો શત્રુ મરે યજ્ઞ અધૂરો રહે તો યજમાન મરે હોય કંસના સેવકો દોડતા આવ્યા છે બલરામજીએ એક એક ની એવી પૂજા કરી બધા નાસી ગયા રાજમહેલમાં કંસ રાજાને ખબર આપે છે ગોકુળથી બે બાળકો આવ્યા છે આખું ગામ એમના પાછળ પાગલ થયું બધા એમના વખાણ નવું ધોબીને મારી નાખ્યો ઉપજાને સરળ તમારું ધનુષ તોડી નાખ્યું ને તે બ્રાહ્મણો એવું બોલે છે કે હવે તમારું કઈક થવાનું છે બધાની ઈચ્છા છે એમને ગાદી ઉપર બેસાડો તમે વનમાં જઈને રામ રામ કરો તો તમારું કલ્યાણ થશે કંસ અને ક્રોધ આવ્યો એવો દુષ્ટ હતો બાપને કેદમાં રાખીને જબરદસ્તીથી રાજા થયો ગાળો આપે છે સેવકો સમજી ગયા છે મૃત્યુની છાયા પડે ત્યારે અતિ પાપી જીવનો સ્વભાવ ક્રૂર બને છે ક્રોધી બને છે જીડિયલ બને છે પુણ્યશાળી જીવનો સ્વભાવ અંતકાળમાં અતિ શાંત થાય કૌશ ગમે તેમ બકે છે સેવકો સમજી રહ્યા છે મૃત્યુની છાયા પડી છે શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ મિત્રો સાથે ઘરમાં આવે છે નંદ બાબાએ પૂછ્યું છે બેટા તે તોફાન તો કર્યું નથી ના બાબા હું તો સીધો ગયો સીધો આવતો માર્ગમાં મને ઘણા લોકો મળ્યા બધા મને તાકી તાકીને જોતા બધા મને એક જ પ્રશ્ન પૂછે તું કોનો દીકરો છો તું કોનો દીકરો છો બાબા મેં બધાને કહ્યું છે હું નંદ બાબાનો હું યશોદા માનો લાડીલો છું યશોદા માએ મને મોટો કર્યો છે બાબા હું તમારો જ છું નંદ બાબાને આનંદ થાય છે કનૈયો મારો નંદ બાબા લાલાને સમજાવે છે બેટા કોઈ પૂછે કોનો દીકરો તો મારું એકલાનું જ નામ લેવાનું મારું નામ લેવાની કઈ બહુ જરૂર નથી લાલાએ કહ્યું બાબા જરૂર તો નથી મારી મા મને બહુ યાદ આવે છે અને મા યાદ આવે ત્યારે હું બધાને કહું છું કે શું રામાનો માનો પ્રેમ માના ઉપકાર ભૂલાય ભયંકર સ્વપ્ન દેખાય મૃત્યુના બધા લક્ષણ દેખાયા છે કંસ રાજાએ હુકમ કર્યો પહેલવાનોને બોલાવ્યા છે જલ્દી દરબાર દ્વારા પહેલવાનું મદિરાપાન કરીને આવ્યા છે મોટો અખાડો ખોટ્યો છે એક સિપાહી દોડતો દોડતો ગયો નંદ બાબા પાસે આવ્યો અને કહ્યું છે કૌશ મહારાજ તમને બોલાવે છે નંદજીને આશ્ચર્ય થયું છે મને કેમ શ્રી કૃષ્ણ બલરામને સમજાવે છે આજે મોટો રાજાઓનો દરબાર છે તારે આવવું હોય તો પાછળથી આવજે હું આગળ જઉં છું જરાય તોફાન કરવાનું નહીં શાંતિથી મારી પાસે બેસી નારાયણ કહ્યું બાબા હું તોફાન કરવાનો નથી આ મથુરાના લોકો જ બહુ તોફાન અમે ગોકુળમાં રહીએ ગામડામાં રહીએ અમારે અમારી નિંદા કરે છે આ ગામડિયા છે આ મૂર્ખા છે બાબા મારા મિત્રો મને બહુ હાલ લાગે મારા મિત્રોનું કોઈ અપમાન કરે તે મને સહન થતું હું તોફાન નહીં કરું વિના કારણ કોઈ ત્રાસ આપે માર્ગમાં કોને હાથી મળ્યો એનો ઉદ્ધાર કર્યો શ્રી કૃષ્ણ દરબારમાં જ્યાં પ્રવેશ કરે છે જેના મનમાં જેવી ભાવના છે તે ભાવનાને અનુસરીને દર્શન થયા છે દરબારમાં ઋષિઓ બેઠા હતા અને તે ઋષિઓ જોવા લાગ્યા એમને એવું થયું પ્રાતઃ કાલમાં પરબ્રહ્મ પરમાત્મા નારાયણ નું ધ્યાન કરતા અને ગાયત્રી મંત્ર નો જપ કરીએ છીએ એ પરમાત્મા નારાયણ તે જ આ શ્રી કૃષ્ણ ઋષિઓને એવો અનુભવ થયો છે પહેલવાનો તાકી તાકીને જુએ છે એમને એવું થયું કે આ મોટો પહેલવાન છે કૌશ અને કાળ જેવા દેખાય ગોલ્લાનામ અશ નિરનૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર્વિરાડ વિદુષા તત્વ પરમ યોગિના વૃષ્ણીના પરદેવતે વિદિતો રંગંગત સાગર રંગભૂમિમાં પ્રવેશ કર્યો કંસ રાજાએ ચાણુરને આંખથી ઇશારો કર્યો શું જુએ છે આજ મારો કાળ છે ચાણુર ઉભો થયો છે હાથ ઊંચો કરીને શ્રી કૃષ્ણને બોલાવે છે અખાડામાં આવી જાઓ અમારા મહારાજા કંસને કુસ્તી જોવાનો મોટો શોખ છે અમે એવું સાંભળ્યું છે ગાયોને લઈને ગિરિરાજમાં જાઓ છો બહુ કસરત કરો છો રાજાને રાજી કરવા માટે આપણે કુસ્તી રમીશું જેની જીત થાય એને કૌશ મહારાજ બક્ષી આપશે ઉડાવે છે સભાને સભાની મર્યાદાને અનુસરીને શ્રી કૃષ્ણ હાથ જોડે છે સુંદર ભાષણ કર્યું છે રાજાને રાજી કરવું એ પ્રજાનું કર્તવ્ય છે કૌશ મહારાજને ઈચ્છા હોય તો હું કુસ્તી રમવા તૈયાર છું હું અગિયાર વર્ષનો બાળક છું બાળક સાથે બાળક કુસ્તી રમે તમે મોટા પહેલવાન છો પહેલવાન બાળક સાથે કુસ્તી કરે તે અધર્મ યુદ્ધ છે મથુરાના કોઈ બાળકને બોલાવો ચાણું મદિરાપાન કરી લાવે એની આંખો લાલ હતી હાથ ઉપર હાથ ઘસવા લાગ્યો આવેશમાં બોલે છે એ નહીં ચાલે તું સારો બાળક તું પણ મોટો પહેલવાન છે આવડે તે મોટો હાથી માર્યો છે હું તારો હાથ પકડીને અખાડામાં ખેંચી પેલો મારી માએ મને માખણ ખવડાવી બળવાન કરીને મોકલ્યો છે હાથ પકડવાની સી જરૂર છે અખાડામાં કૂદી પડ્યા છે બલરામજીએ એકલો કનૈયો અખાડામાં ઉતર્યો છે માની મને આજ્ઞા છે એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં તમે બે ભાઈઓ સાથે યશોદામાએ મને એવી આજ્ઞા કરી છે બળરામજી અખાડામાં કૂદી પડ્યા છે બીજો પહેલવાન પુષ્ટિક નામનો હતો એ બળરામજી સાથે કુસ્તી કરે છે ચાણુરની કુસ્તી શ્રી કૃષ્ણ સાથે છે કુસ્તી જોનારને તો મજા આવે છે કુસ્તી કરનારને ખબર પડે છે શું થાય છે મને તમાશો જુએ છે નંદ બાબા તે સભામાં બેઠા હતા નંદ બાબા સહન કરી શક્યા નહીં મારો કનૈયો અગિયાર વર્ષનો અતિ કોમળ બાળક છે આ પહેલવાન તો પહાડ જેવો છે મને યશોદાજી કહેતા હતા કંસની તાનત સારી નહીં હોય નો રસ મોકલ્યો અને તેથી હું ભૂલો પડ્યો નહીં તો હું કનૈયાને અહીંયા લાવવાનો જ નહોતો આ મોટો પહેલવાન મારા લાલાને મારશે કે શું નંદજી બહુ ગભરાયા કંસ રાજાને હાથ જોડીને કહ્યું છે તમારો પહેલવાન બહુ ખોટો છે મારો કનૈયો બાળક છે આ અધર્મ યુદ્ધ થાય છે કંસ ક્રોધમાં બોલે છે હું ધર્મને માનતો નથી બેસી જા જે થાય છે તે બરાબર થાય મારું કોઈ માનતા જ નથી નંદ બાબા બહુ ગભરાયા વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યું આ પહેલવાન મારા લાલાને મારશે કે શું નંદ બાબાએ તે સમયે હનુમાનજીને બાધા રાખી છે અખાડાના માલિક દેવ શ્રી હનુમાનજી મહારાજ છે જય જય જય હનુમાન ગુસાઈ કૃપા કરવું ગુરુદેવ હે હનુમાનજી મહારાજ વૃદ્ધાવસ્થામાં બાળક મારો કનૈયો બાળક છે અતિ કોમળ છે આ પહેલા તો પહાડ જેવો છે હે હનુમાનજી મહારાજ મારા લાલાને હાથ જોયું છે મારા મામા બહુ ગભરાયા છે એક એક દેવને બાધા રાખે છે ચાણુર ને ધક્કો માર્યો ચાણુર પડ્યો છે નંદ બાબા જોતા હતા નંદ બાબાએ તો એવું જ માન્યું કે બહાના રાખ્યા પછી હનુમાનજીનો થોડો આવેશ થઈ ગયો આ સંસાર એ જ અખાડો છે આ અખાડામાં બે મોટા પહેલવાન છે કામ અને ક્રોધ અનેક જન્મથી આ જીવ કામનો માર હતો ક્રોધ બધાને મારે છે શબ્દ બ્રહ્મ બલભદ્ર એ ક્રોધ ને મારે છે પર બ્રહ્મ શ્રી કૃષ્ણ એ કામ ને મારે ચાણુર ખાતરી થઈ છે આ મારો કાળ છે આ બાળ નથી આવું કઈ બાળક હોતો હશે આ કુસ્તીમાંથી હું નાસી જઉં તો કૌશ મને મારી નાખશે શ્રી કૃષ્ણ હાથે મરણ થાય તો મારું મરણ સુધરશે એકવાર છેલ્લો ઉપાય કરું એની મુઠ્ઠીઓ વજ્ર કરતા એ કઠણ છે પોતાનું બધું બળ મુષ્ટિમાં સમાવી એને નિશ્ચય કર્યો દોડતો દોડતો જવું શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કરું કદાચ એ પડી જશે કામ બધાને એવી રીતે જ માનવા કામ બહુ બળવાન છે કામ કોઈને છોડતો નથી કામ મારે છે પણ કામ કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કરવા જાય છે શ્રી કૃષ્ણ સાવધાન છે જટ એના બે કાંડાઓ પકડી લીધા છે એને પકડીને ગરગર ગરગર ફેરવ્યો છે પછાડ્યો છે રુધિર રોકવા લાગ્યો માર્યો છે બલરામજી મુષ્ટિક ને મારી છે કંસ રાજાએ સિપાહીઓને આજ્ઞા કરી હતી મારા પહેલવાનોને કુસ્તીમાં આવેશ આવે માટે મારું રાગમાં તમે વાજા વગાડતા તે બધા હાથ બંધ રાખીને કડક ધૂમ કડક ધૂમ વગાડે એમને ખબર પડી નહીં કોણ હાર્યો કોણ છે કૌશ ને બહુ લાગ્યું કૌશ એ બંધ કરો બંધ કરો પહેરવાનો મળી ગયા બાળકોને પકડો રાખો લાગ્યો કહ્યું છે